દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય સચ્ચિદાનંદ લગાવી છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પાછળ સંભળાય છે નજીક બધા આવજો એટલે સારું પડશે હવે અત્યારે બહુ સારો સમય છે વિજય મુહૂર્તમાં બધા આવી ગયેલા છે મને લાગે છે કેમ નિમેશાનંદજી કઈ ગયા નિમેશાનંદજી ક્યાં ગયા અચ્છા કઈ નહીં તે આજે આ આપ્ત પુત્ર કોલેજિયમ કહીએ કે શું કહીએ એને એટલે આપતા યુનિવર્સિટી એ આપતા પુત્રોની ચાર સૂત્રાત્મક આપતા પુત્રો તૈયાર કર્યા છે અને પાસ કર્યા છે એવું અમને જાણવા મળ્યું તે આજે આપણા બધાની સમક્ષ અને આપણે બધાની પ્રત્યક્ષતા એ હાજરીમાં એ આપતા પુત્રો આજના બહુ સુંદર અવસરે સિમંદર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક અદભુત એમાં એમને આપતા પુત્ર તરીકે સ્વીકાર કરે છે આજથી એવું જાણવા બધું અમારા જૈમેશાનંદજી શું કે છે કોને મોટેથી જોરથી સ્વીકાર કરીએ છીએ હા પણ મહેશાનંદજી ના કે છે મહેશ મહેન્દ્રનંદજી સ્વીકાર કરી દીધા હે સ્વીકાર કરીએ એક એક બોલી લો ને બધા કાંતિ આનંદજી આપો સ્વીકાર કરીએ છીએ તમારા બીજા આનંદજી સાથે એમને એમના તરફથી અશોક આનંદજી તરફથી તરફથી પણ સ્વીકાર કરીએ છીએ તમારો સ્વીકાર એક મંજૂર રાખશે હા હા તો આપો તમારા ભાઈને આપો તમારા ભાઈને બિહારી આનંદજી સ્વીકાર કરીએ છીએ બધા પાછળ આપો આપણે બધાની સ્વીકાર સંમતિ લઈ લઈએ ને પછી પાછળ કહે કે અમે સંમતિ નથી આપી શું કરીએ <laughs> દાદા ભગવાને કહ્યું છે કે આપતા પુત્રો છે એમનું કંઈ લેખિત ના લેવાય આ તો દિલવાળા છે બધા બોલો હા દાદાજી સ્વીકાર કરીએ સ્વીકાર કરીએ ના તમે મારે હું તમારે જોવાનું સ્વીકાર કરવાના તમારે મહેશાનંદજી નાખો હવે આ નવી પેઢી બધું કામ કરવાની છે દાદા ભગવાન કહેતા હતા આ નવી પેઢી તૈયાર થઈ ગઈ તો સ્વીકાર્ય જ હોય કરવાનો ના હોય હોય એવું નહીં તમે સ્વીકારો છો કે નહીં સ્વીકારીએ જ છે એ જ કે અનુમોદના આપીએ છીએ અમે મહેશાનંદજી સ્વીકાર કરીએ છીએ હા અમે સ્વીકાર કરીએ છીએ સાહેબને આપો તમારા ગુરુજીને ભરતાનંદજી તથા અમે આનંદ ઉલ્લાસ સાથે સ્વીકાર કરીએ છીએ અરે વાહ વાહ વાહ જય ડોક્ટર અને તમારા ચાલો કઈ નહીં અમારા નાના ભાઈને ખોટું લાગશે એમને પેલું આપો હા તમને તમને તરત ડોક્ટર આનંદજી સહર્ષ સ્વીકાર કરીએ છીએ અરે વાહ સુંદર સુંદર ઘણા વખતે રાહ જોતા હતા આનંદજી બહુ એમનો એમનો ઉત્સાહ અદમ્ય હતો મોડા મોડા એન્ટ્રી મારી ખરી બહુ અદમ્ય ઉત્સાહ હજુ તો તો સો સ્વીકાર હજુ બીજા છે લાઈનમાં પણ આજે ચાર આવે છે ને કેટલા ચાર પછી આપ બાકી રહ્યા કોણ આ રહ્યા આગળ દીપક આનંદજી ખૂબ રાજી થઈને સ્વીકાર કરીએ છીએ એમ કે સારું પુલીન આનંદજી હૃદયથી સ્વીકાર કરીએ છીએ પણ પરેશાનજી જ રહી ગયા બધામાંથી કારણ કે એમને પહેલું સ્વીકાર બધાને આપવું જોઈએ પણ હવે જોઈએ હવે કેટલો આપે છે દાદાજી જોરથી જોરથી દાદાજી આ કાર્ડની અંદર બ્રહ્મચર્ય શબ્દથી જ લોકો દૂર ભાગે છે અને જો કોઈ બ્રહ્મચર્ય માટે આવું નક્કી કરતું હોય તો એને જબરજસ્ત અનુમોદના જ હોય જબરજસ્ત હોય નહીં તમારે તમારું કારક છે આંખમાં આંસુ આવી ગયા એમને શું કરીએ સચ્ચિદાન તો મમ્મીજી તમે સાંભળશો નહીં હા કે આંખમાં જરા ભીની થઈ ગઈ એમની અરે નવીનાબેનજી હા સહર્ષ સ્વીકાર છે સહન સિકોન નિમેશાનંદજી પાટલી એટલે આ ચાર માટે હા મોટેથી હજી તો મેં મેં એક્ઝામ જ નથી લીધી અરે અત્યારે જ લઈ લો આજે લઈ લો બપોરે ફ્રી છું પણ આ વિધિ અધૂરી રહેશે અમારી અત્યારે પૂરી કરો દાદાજી પણ થોડુંક એમાં રાખો એક પોઈન્ટ સારું વિધિ પૂરતું અમને આપણે મંજૂરી આપીએ એમને અને એમના પોતાની પરીક્ષા થોડી બાકી રાખી છે કરી લેશે પણ આ વિધિ સંપૂર્ણ થઈ ગઈ અમારે યોગેશ આનંદજી સ્વીકાર્ય છે હે સ્વીકાર્ય છે બિલકુલ અરે વાહ વાહ હવે એક એક ઉભા થાવ ત્યારે બોલો નિમેશ આનંદજી નામ હિરેન ગાંધી મોટેથી આપતો પુત્ર હિરેન ગાંધી અમદાવાદ મહાત્મા મહેશભાઈ પ્રફુલાબેનના એકના એક દીકરા પહેલા તો ત્યાં આગળ ગુરુજીને તૈયાર કરનારા આ બધા આપતા પુત્રોને નમસ્કાર કરો સ્વીકાર કયા છે તો અરે બસ બસ એવું બધા એવી રીતે આમ નમીને પગે ચરણ સ્પર્શ કરીને બરોબર જાઓ બધા આપતા પુત્રોને હે એ તો બરોબર છે પણ તમે ઉભા રહો ત્યાં આગળ એમને બોલાવો અહીંયા આગળ બસ ઉભા રહો આવી જાઓ આગળ કઈ ગયા અહીંયા ઉભા રહો હા બેસો જ નહીં અવાય તમારાથી અવાજ છે હે તો તમે ઉકેલ લાવવા જોઈએ એમ ચાલ આપતા પુત્ર ચાલ ચાલ જલ્દી હા ખૂબ જો આમ જો સામે જો સચ્ચિદાનંદ આ તમારી ભાવના જય સચ્ચિદાનંદ નોન લીડર લીડર છે બસ બસ બસ ચાલ ચાલ ચાલ ચાલ ચાલ હિરેન જલ્દી કર બીજા ચાર છે બસ બસ બસ આમ ચરણ સ્પર્શ કરી લેવાના અને આમ નમસ્કાર સંતોષ પટેલ અમદાવાદ સંતોષભાઈ વિનુભાઈ તથા સકુબેન એમને આ ત્રણ દીકરી વચ્ચે આ એક દીકરો એમની બહુ વાહવા થાય એવું કહો શાહ સાહેબ કે છે શાહ સાહેબ કઈ ગયા વાહવા થશે ને એમની બરોબર <laughs> એમના મામા છે <laughs> બધાને ત્રીજું નામ બોલો આપતપુત્ર હસમુખ ખસિયા હસમુખાનંદ ચાલો બધા અમદાવાદ બધા આનંદ સ્વામીજીઓ થઈ જશે ધરમસિંહભાઈ તથા થશે કે નહીં જનકબેન એમના સૌથી નાના દીકરા બે ભાઈઓ અને એક બેન એમાં ભાવનગરના ભાવનગર ભાવનગરીમાં ભાવનગરી બોર તળાવ હે બોર તળાવ ગાંઠો વગરના ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા કે જાય ભાવનગરનું બહુ પાકું કામ કરવાનું છે આખા બાજુ જિલ્લાનું કે નહીં કરો પછી ગિરનારમાં જજો જુનાગઢ બાજુ જાઓ કવિ સાહેબ સાહેબનું વંથલી ગામે જજો હા કે આપતો પુત્ર દીપક પટેલ દીપક મહાત્મા એક એક છે કનુભાઈ એમના આ સૌથી મોટા દીકરા અત્યારે અમદાવાદ અને ગામ વિરમગામ પાસે નામ શું ગામનું ઝાલેસણા વિરમગામ પાસે ગામ છે એમનું મૂળ વતન અમદાવાદમાં હવે બધા વાયા વિરમગામીઓને બધે તમારે આખા ભારતવાસી બનાવી દો બધા એને એવું થશે કે હા તે વાયા વિરામગામીઓ કેમ કહેવાતા હતા બધા ભારતમાંથી સમજાયું ને હા સર્વપ્રથમ હમ ભારતીય હૈ જાઓ જાઓ કરીએ છીએ કરીએ છીએ પછી વાંચીએ છીએ આ ચાર થઈ ગયા હવે ચારે આવી જાઓ એટલે હિરેન હિરેન અહીંયા આપતો પુત્ર હિરેન આપતો પુત્ર હિરેન કઈ ગયો આપ જાઓ માતાજીને ખાસ સાસ્તાન કરીને બરોબર ના અહીંથી ઉપરથી આ ચારેય આપતા પહેલું લાગ્યું એમને ખોટું લાગશે ચારે આપતા ના માતા પિતા આગળ આવી જજો આવ્યા હોય તો માતા પિતા જે આવ્યા હોય તે આગળ આવી જજો પણ કો પ્રેમથી અમે વિશ્વને સોંપી દીધા છે આપતા પુત્રો મારફતે આપતા આપના પુત્રોના પછી વિશ્વ જગતના એવું નહીં ને ભારત સાથે ચાલો તમારે આવી જાઓ બધા કોઈ મા બાપ આયા છે સસ્યાભાઈ છે દાદાજી જાઓ ચાલો બધા સંતોષ આવ્યા છે વિનુભાઈ પપ્પા નથી આવ્યા પછી ત્યાં ભાવનગર બોલાવજો એ બધી જ ના રે આ બાજુ દાદાજી લાભ આપે દાદાજી આના પપ્પા નથી આવ્યા એના મામા આવ્યા છે હર્ષદભાઈ હર્ષદભાઈ દિલીપભાઈ આગળ આવજો મણિનગર હર્ષદભાઈ દિલીપભાઈ મામા આપણા હમણાં દીપક દીપકભાઈ ના કોઈ આવ્યું છે ના હવે ચારે દીપકના મોટા બાપુ નાગરભાઈ હતા કઈ આવ્યા છે ત્યાં નીચે હવે તમે ચાહે તો નીચે જઈને શાહ ને પહેલા જાઓ કરી આવો પગે લગ્યા આવો પાક પગે લાગીને ઉભા થઈને અમે આશીર્વાદ લેવાના હા ચારે જણા જાઓ એટલે મુખ્ય થઈ ગયું કામ આપણું બધા મહાત્માઓને ઉભા ઉભા અહીંયા લાઈનસર ઉભા રહો બધા ચારે ચાર બધા વડીલોના આશીર્વાદ લઈને જો ઉભા ઉભા આવી જાઓ પછી અહીંયા સ્ટેજ ઉપર ચારેય જણા સ્ટેજ ઉપર પધારશો ચારે આપતો પુત્રો સ્ટેજ પર પધારશો અમદાવાદના સંઘપતિ તો રહી ગયા અમને આશીર્વાદ લો ઉત્તમભાઈ ઉત્તમભાઈ ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર હવે તમે બેસો પછી પછી પછી આ બધું વિધિ પતી જાય પછી વિધિ વિધિ અત્યારે વિધિ ચાલે છે વિધિ વિધિ થઈ જવા દો પાંચ મિનિટ અહીંયા ઉભા રહો લાઈન છે ત્યાં ધાર ઉપર વચમાં અહીંયા આવો બધા વચમાં બસ વચમાં આ બાજુ આવી જાઓ બધા આવો થોડાક આમ બેસી જાઓ પદ્માસન વાળો પદ્માસન જોઈએ અરે પણ એડી અહીંયા આગળ અડવી જોઈએ બરોબરની દવાઈ દો એડી એમના આશીર્વાદ લેવાના બધા એના હવે આપણા મહાત્માઓ બધા એમને સમગ્ર ભાવે અને સામૂહિક રીતે અને એક અભેદ દ્રષ્ટિથી અને આપણો લઘુત્તમ ભાવ એના માટે આશીર્વાદ આપો આ બે આ બધાને ચાર જણને બોલો બેનો તમે બોલો આ ભેગું સંગીત થવા દો આપણે એટલે આપતા પુત્ર બોલ્યા જ નહીં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ જય નમો વિતરાગાય નમો નમો અર્યંતાણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાર્યાણમ નમો આય નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણ તબ સાવણમ નમો લોયે સૌ સાવણ નમો અર્યંતાણમ નમો અર્યંતાણમ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આય રિયાણમ નમો વય રિયાણ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણ લોય સવ તાઉણમ નમો લોય સવ તાઉણમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ વજ્જાયાણમ નમો વજ્જાયાણમ સવ તાઉણમ નમો લોય સવ તાઉણમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ વજ્જાયાણમ નમો વજ્જાયાણમ લોયે સવ સાવણમ નમો લોયે સવ સાવણમ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સવ સાવણમ નમો લોયે સવ સાવણમ પંચ નમુકારો એસો પંચ નમુકારો સવ પાવ પણાસણો સવ सर्वपापपणासणो मङ्गलाणं च सव्यसीं मङ्गलाणं च सव्यसीं पडमं भवै मङ्गलं पडमं भवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા શંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું દાદા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ઓમ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવીરે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા વર્તમાને મહાવીરે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ચિત્રાક શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ચિત્રાક શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વર્તમાને બોલો વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન ભરત ક્ષેત્રે પ્રવર્તમાન દાદા ભગવાનને દાદા ને અત્યંત ભક્તિથી અત્યંત ભક્તિથી અભેદ ભાવે અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાનના ભાવીથી શંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાનના ભાવીથી શંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાનના દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું સર્વે કલ્યાણ મૂર્તિ મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાનના સર્વે આપતા પુત્રોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાનના સર્વે આપતા પુત્રોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું તત્વ જ્ઞાન તત્વ તત્વ દર્શન તત્વ દર્શન કેવળ જ્ઞાન કેવળ દર્શન છે કેવળ જ્ઞાન કેવળ દર્શન છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે આજે સા સાહેબ વડીલો આપ તો સબ બધે સર્વ મહાત્માઓ અને આપ સર્વે આપતા પુત્રો આજે આજના પરમ પવિત્ર શ્રી સિમંદર સ્વામી અરિયન પરમાત્માના જન્મ કલ્યાણક જન્મ કલ્યાણક કે સુંદર દિવસે આપણા આ અમદાવાદ ક્ષેત્રના ચાર બિરલાઓ આપતા પદને પ્રાપ્ત કરે છે આ દાદા ભગવાનના દિલવાળા હૃદયવાળા આપતા પુત્રોની કોલેજ એ કોલેજે એમને માન્ય રાખ્યા છે ફક્ત એમાંના એક જ પ્રોફેસર સાહેબ છે તેમની એક પરીક્ષા લેવાની બાકી રહી છે એટલું જ પરંતુ આજે એમને સંમતિ આપી દીધી છે માન્યતામાં એટલે આપણી વિધિ આજે પૂર્ણ કરીએ છીએ અમે પરંતુ તમે ચાર આપતા પુત્રો પદને આજે પામો છો તે તમે પ્રોફેસર આપતા પુત્ર આપતા પુત્રની કોલેજના એમની એક પરીક્ષા બાકી રહી છે તમારે ખ્યાલ રાખવાનો છે એટલે તમારે એ જ્યારે પણ એમની પરીક્ષા લે ત્યારે એ તમને સમય સ્થળ કશું આપશે નહીં આગળથી કોઈ જાતનું ચિહ્ન નહીં આપે કે હું આવી પરીક્ષા લઈશ કે તેવી લઈશ એટલે તમારે એવર રેડી રહેવું પડશે હા એ જરાક બહુ મજાના પ્રોફેસર સાહેબ છે <laughs> એ તો અમારા શાહ સાહેબ એ કહે છે કે બધાના પ્રોફેસર છે કયું નહીં સાહેબ હા એટલે આ ચાર આપણા હિરેનેમ ગાંધી હસમુખદી ખસિયા સંતોષ વી પટેલ અને દીપક કે પટેલ આ ચારેય વિરલ આત્માઓ આજે આત્મપુત્ર પદને પામે છે એમની વિનંતી આજે આપણે સાંભળી લઈએ અમે વાંચીએ છીએ નમો વિતરા ગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો આજની તારીખ નવ એપ્રિલ બે હજાર દસના ચૈત્રવત દશમને દિવસે એ આ પ્રમાણે લખે છે વર્તમાન જ્ઞાની પુરુષ પ્રગટશ્રી પરમ પૂજ્ય કનુ દાદાશ્રી અમારા હૃદયપૂર્વકના જય સચ્ચિદાનંદ અને સાષ્ટાંગ નમસ્કાર સ્વીકારશોજી આજના શુભ દિવસે અમે ચાર આપતા પુત્રો આપની કૃપા આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ કે અમારા સ્વકલ્યાણ અર્થે અમે આજથી પિતાંબર વસ્ત્ર ધારણ કરી આપતા પુત્ર માટે જે દાદા ભગવાનને કહ્યું હતું કે તેઓ પોતાને પણ ના છેતરે અને બધાના વિશ્વાસ જીતી પોતાનું સ્વકલ્યાણ એવું પવિત્ર પણે સાધે કે એમને જોતા જ લોક આફરીન થાય અને કહે જુઓ આ દાદાના આપતા પુત્રો એવું પવિત્ર જીવન અમે જીવી જાણીએ એ માટે આપ શ્રીના ખૂબ ખૂબ આશીર્વાદ ઝીંકીએ છીએ સર્વે આપતા પુત્રશ્રીઓ તમો આ માટે અમને સમયો સમય યોગ્ય માર્ગદર્શન આપવા પ્રાર્થના કરીએ છીએ દાદાજી તેમજ દાદાજીની તેમજ તમારી આજ્ઞામાં રહી અમે ઉદાહરણ સ્વરૂપ બનીએ એ જ હૃદયની ભાવના સાથે લઘુત્તમ ભાવે આપના ચરણોમાં મારા જય સચ્ચિદાનંદ તમે સકલ સંપતિ શાહ સાહેબના આજ્ઞા માન્ય નથી રાખી હા ધ્યાન રાખજો કે આ તો અમારા દિલમાં જ છે એવું કોને બોલી જાઓ બોલો બધા ભૂટેજી શાહ સાહેબ તમે આગા પાછા ના થશો હા કે અને અમારા <laughs> શું આ પરીક્ષા આજે થઈ ગઈ તમારી અને અમારા ઉત્તમ શાહને ગણપતિ આપણે અમદાવાદના કહો કે અમારા દિલમાં જ છો અમે તમને આગા પાછા નહીં થવા દે તમારે કહેવાનું હું તમને આગા પાછા નહીં થવા દઉં કહો દાદાજી આ સંયમ બીજી વાર ગંભીર દાદાજી આ તો સંયમની પાર્ટથી આખો સંઘ શોભે છે અને આ તો વિતરાગોની પાર્ટ છે એટલે સંઘ આખો એમને ચરણોમાં છે અને બધા આપતો ચરણોમાં છે સાહેબ છે હવે આપણે આ ઉપનિયમ સંસ્કાર કરીશું એમના આપતપુત્રના વસ્ત્ર ધારણથી <laughs> હે મોટેથી ચાલુ કર્યું બોલો એમના દ્રઢ સંકલ્પથી મહાત્માઓના ખાસ કરીને આપે જે અગોચર એવી દીક્ષા આપી જ દીધી છે એટલે ધારણ કરશે જ વસ્તુ છે પણ કરું એક એક કાઢું એક એક કાઢું થેલી જુદી છે એમને આપ થતા એક એક આપીએ એ બીજી વાત બધા કાલો આપો હું મારી પાસે રાખું છું બધા હમ એક એક બીજું હા એટલું ના જોર મેં હું એ જ કહું છું ને દાદાએ દીક્ષા આપી છે અને દાદા એમને ઉપનયન સંસ્કાર વસ્ત્ર પરિધાન દ્વારા અત્યારે કરાવે છે એને અમે હૃદયની અત્યંત ઉભરકાથી ઉલ્લાસથી આત્મિક ઉલ્લાસથી કહીએ છીએ પ્રેમથી ઉપનયન સંસ્કાર સુગેશાનંદજી આપણા કવિરાજીનું આખું વૃંદ અરે કવિરાજ અરે અરે અહીં પધારો આપના આગળ તો ના ચાલે કશું અરે રે અરે પેલા કવિરાજને તમે જલ્દી ચારે જણાવો સમર્પણ થઈ જાઓ એમને એમની પદાંગી આજે ના નહીં એવું આપું છું પેલા તમને એમને તમે આશીર્વાદ આપો બધા એને પાંચ પાંચ કોથરા લઈને બધા અરે તો પ્રાર્થના કવિરાજ હવે એક એકનો ટ્રેસ છે આ બધું હું કરું છું ના ના આપું છું આપું છું એક એક આપું છું ના બધાને થઈ ગયું છે બધાના આશીર્વાદ આવી ગયા છે આપણા એ બીજું હવે આપણે પિતાંબર દ્વારા ઉપનયન સંસ્કાર અને આપણે બધા એવી પ્રાર્થના શાહ સાહેબ ઉત્તમ શાહ વડીલો મહાત્માઓ આપ સર્વ આપતો પુત્ર પુત્રગણ સમસ્ત આપતો પુત્ર પુત્રગણ કવિરાજ અને શ્રી સિમંદર સ્વામી દાદા ભગવાનની પ્રત્યક્ષતાએ નમસ્કાર કરીને હરિહંત ભગવંતને સર્વશાસન દેવદેવને નમસ્કાર કરી અને હજુ કંઈક હિરેનના પપ્પા મમ્મા સમજેલી કે અધિકાર નહીં આવે હવે તમારો નહીં રહેતા એ બધાનો થઈ જશે પણ અંદરથી કોઈનો નહીં રહે દાદા ભગવાનને સમર્પિત થયેલો અને આપતા પુત્રોને સમર્પિત થયેલો સકલ સંઘને ઘણી સારી રીતે બધાને મહાત્મા માત્રને અને જગતના જીવ માત્રને જાઓ સ્વીકારો છો કે નહીં સ્વીકારીએ હું સ્વીકારું છું એ દાદાજી આપનું આ આપેલ પિતાંબર હું સ્વીકારું છું બધાને હવે આશીર્વાદ પેલા આપતા પુત્રોના લીલો બધાના આશીર્વાદ આશીર્વાદમ આશીર્વાદમ આશીર્વાદમ બધાને ફરીને કવિરાજના આશીર્વાદમ લઈ લો નહીં તો મેં મૂક્યા છે આ ચારે આપતા પુત્રોએ દાદા ભગવાન સંપૂજ્ય દાદા ભગવાન વાસ્તવની મૂર્તિ દાદા ભગવાન દર્શન કર્યા છે એમના મસ્તક પર હાથ મૂકેલા છે બધા જ દાદા ભગવાન દ્વારા આમ જુઓ બસ કવિરાજના આશીર્વાદ દીધા કે આવી જાઓ કવિરાજ હાથ મૂકો એમને ખૂબ આશીર્વાદ અને આ બધા વડીલો અને સંગપતિ બંને અને બધા મહાત્માઓ વડીલો અને મહાત્માઓ જાઓ જાઓ અમે સ્વીકારીએ છીએ આપની જાઓ સંતોષભાઈ આજે તમે આજથી સંતોષાનંદજી થાવ છો હિરેનાનંદજી ઓ હિરેનાનંદજી તમે હિરેનાનંદજી છો આજથી હિરેન મટી અને હિરેનાનંદજી થઈ ગયા છે હમ આ બધા સ્વામીઓ કહેવાય હિરેન સ્વામીજીઓ તમે ખાલી આજુ આનંદીઓ છો સમજ્યા કે નહીં બધાના ના થાવ ત્યાં સુધી એ સ્વામી પદ ના લાગે એવું આ કોલેજની પ્રથા છે આત્મપુત્રની કોલેજની આ પ્રમાણે અમે તમને આપીએ છીએ હમ આજથી અમે આપતા પુત્રોને દાદા ભગવાનના એવા એમને સમર્પિત એટલે દાદા ભગવાનને જ સમર્પિત અને સકલ સંપતિ થાય એમના આશીર્વાદ આપણા સંગપતિ શ્રી ઉત્તમ શાહના આશીર્વાદ કવિરાજના આશીર્વાદ અને સર્વ વડીલો અને મહાત્માનો આશીર્વાદ સાથે અમે સ્વીકારીએ છીએ કહો આ ઉપનયન સંસ્કાર અમારા દાદા દિવ્ય વસ્ત્ર પ્રદાનથી અમે લઈ કરીએ છીએ બરોબર દાદા ભગવાનની આજ્ઞાથી આપતા પુત્રના આશીર્વાદથી અને મહાત્માઓના આશીર્વાદથી અમે આ પીતાંબર સ્વીકારીએ છીએ ઉપનયન સંસ્કાર સ્વરૂપી ઉપનયન સંસ્કાર સ્વરૂપી ઉપનયન સંસ્કાર તો કરવા છે ને સાહેબ હે કવિરાજ ગળગડા થઈ ગયા છે આજે તો કેમ વધારે છે ના બરોબર છે બરોબર છે તો બરોબર છે બે છે આજે આપણા દીપક દીપક પટેલ તે દીપકમાંથી દીપકાનંદજી દીપકાનંદજી એ દશા ધારણ કરે છે અને તો આપતા પુત્રોના આશીર્વાદથી સકલ સંગપતિ શાહ સાહેબ સંગપતિ ઉત્તમ શાહ વડીલો મહાત્માઓ કવિરાજ દાદા ભગવાનના સકલ સંઘના કલગી સ્વરૂપે કવિરાજ અને અમારા આ બધાના આશીર્વાદથી આ દીપક દીપકાનંદજી બને છે અને આજે એમના ઉપનયન સંસ્કાર સ્વરૂપે એ સંસ્કારના નિમિત્ત સ્વરૂપે આ એમના દાદા ભગવાનના પિતાંબર વસ્ત્ર ગ્રહણ કરે છે અને આજથી હમણાં તમે જોશો કે બપોરથી જ આવી ગયા હશે તૈયાર થઈ ગયા હમણાં જ અરે અરે વાહ જય સચ્ચિદાનંદ થઈ ગયું તમને ભૂખ ડેરે કહ્યું બેસે ને છે અમારા હસમુખજી હસમુખજી હસમુખ આનંદજી હા હસમુખાનંદ અરે આજે હસમુખાનંદજી થયા હજુ તો હા એટલે ભાવનગરના હસમુખ કોણ આવ્યું છે પપ્પા આવ્યા છે હા ધરમસિંહભાઈ તો આજે હસમુખ મટીને હસમુખ આનંદજી બને છે અને આ દાદા ભગવાનના આપતપુત્રોની કોલેજમાં સમાવેશ થઈ ગયા છે બરોબર ને કાંતિ આનંદજી પરેશાનંદજી શું કહો છો હા યોગેશાનંદ શું કહો છો બરોબર પાકું અને એમને આજના આ ઉપનયન સંસ્કાર આજના અદભુત વિતરાગ ઉપનયન સંસ્કાર સ્વરૂપે આ દાદા ભગવાન અને દાદા ભગવાન આજ્ઞાથી પ્રદાન થયેલા આ પિતાંબર વસ્ત્ર ધારણ કરે છે હવે આપ જઈ વસ્ત્ર ધારણ કરીને આવો ને બધા દર્શન આપો જય સચિદાનંદ સાહેબ હવે હવે આ સંસ્કાર થઈ ગયા આપ બે વચન કહો જરાક આપતપુત્રો ને આ વસ્ત્ર પરિધાન થતાની સાથે જ દ્વિજત્વ પ્રાપ્ત થાય છે ઉપનયન સંસ્કાર જ્યારે થાય ત્યારે માતાની ઉદરમાંથી જન્મ લીધેલો પણ જ્યારે એને ઉપનયન સંસ્કાર કરાવે છે ત્યારે એનો બીજો જન્મ થાય છે એ અલૌકિક જન્મ છે જે જન્મ મરણથી મુક્ત થવા માટે અખંડ બ્રહ્માંડની અંદર પરિચર્યા કરનાર બ્રાહ્મણત્વ એ સ્થૂળ અર્થમાં નથી બ્રાહ્મણત્વ એ માત્ર આત્માની વિરાટ શક્તિનું પ્રદર્શક સૂચક એક મોટામાં મોટું પદ છે તો આજે એમના ઉપનયન સંસ્કાર દ્વારા આજે સૌના બનશે છતાં પોતે પોતાના રહીને દાદા માટે જ જીવશે જગત કલ્યાણ માટે જ જીવશે એ એમની અંદરનો હૃદયનો ભાવ એટલો બધો દ્રઢ બને મજબૂત બને એવી અમારી દાદાને પ્રાર્થના છે પુત્રો સારામાં સારી રીતે એ લોકોએ ટ્રેનિંગ લીધી છે એ લોકો મોટા દાદાજીને મળી ચૂકેલા છે એમના આશીર્વાદ લીધા છે અને કનુ દાદાજીએ હું તૈયાર છું પોતાની અલૌકિક અગોચર અનોખી અનેરી સિદ્ધિ દ્વારા સૌની સમક્ષ આજે નહીં આજે આ દીક્ષાવિધિ કરી છે અને આ દીક્ષાવિધિ પછી સુદીક્ષિત બનેલા આ આપ્તપુત્રો એ જય સચ્ચિદાનંદ સંઘના શણગાર રૂપ બનશે અલંકાર રૂપ બનશે મુંબઈના કોણ છે જાણે છે તમને બહુ અનુભવ તમે જાણો છો તમે બધા આપણે ખબર તો ખરી બહુ ઓછું ખબર હશે તમને સાહેબ આજે આજના અત્યંત આહલાદક અસુંદર પરમાર્થ કલ્યાણ સ્વરૂપ એવા પ્રસંગે આવું આ અમારા પરેશાનંદજીએ કહ્યું કે આ કાળમાં બ્રહ્મચર્ય અને બ્રહ્મચર્યની ભાવના એ આમ તો પાંચ વ્રતોમાં એના મુખ્ય વ્રત તરીકે એમને આજે આ કાળમાં લેવાયું છે ખાસ કરીને આ કાળમાં ખાસ કરીને પાંચમો આરો છે એટલા માટે અને ચોથા આરામાં પણ એ છેવટમાં માહિર ભગવાનથી લેવાયું એ આ જ કારણે લેવાયું એમના જ્ઞાનમાં સમજાય કે આ વીર શાસન છે છતાં પણ વીર શાસન ને વીર શાસનનો પ્રભાવ પ્રતાપ એ કંઈ ઓછો થવાનો નથી એ તો એકવીસ હજાર વર્ષ સુધી પ્રકાશમાન રહેશે પરંતુ એમાં આછા પાત્રાપણું સંયોગો અનુસાર આવશે એને કારણે આ બ્રહ્મચર્ય મહાવ્રત બહુ અગત્યનું કહ્યું ઘણું ઘણું અગત્યનું આ કાર્ય અને આપણા દાદા ભગવાનના નવ કલમોના આપણા સત સાધનમાં એ છઠ્ઠી કલમ અદભુત સ્વરૂપે આપણને પ્રાપ્ત થઈ છે આ બ્રહ્મચર્ય સંબંધે એટલી સુંદર એ કલમ પ્રાપ્ત થઈ છે એ દાદા ભગવાનથી આરાધાયેલી સંપૂર્ણ બહુ સુંદર રીતે આરાધાયેલી એ કલમમાં એટલો બધો પરમાર્થ ભર્યો છે પડ્યો છે કે મન વાણીને કાયા સ્વરૂપ જે ઐક્ય સ્વરૂપ આજે આ કાળમાં નથી એમાં અંતરથી આપણે ઐક્ય સ્વરૂપે આ સત્સાધન સ્વરૂપી અંદર આપણી ભાવનાઓ કરીને એ ભાવનાથી આખું પરી મિશ્રિત થયેલું આપણું અંતર બહુ સુંદર રીતે બહારના માળખાને આપણને મદદરૂપ થઈ પડે સર બહુ સુંદર રીતે સરસ છે એવી સુંદર એક કલમ છે આમ તો નવ કલમો છે પણ આપણે વ્યવહારથી એમ જાણીએ કે દાદા ભગવાનની વ્યવહાર સુધીની ચૌદ કલમો હતી આજના કાળમાં આપણા બધાને તા પોસાય એવી નવ કલમો મુકાઈ ગઈ કારણ કે આજના કાળમાં આજના કાળના બધી શક્તિઓ અને ક્ષતિઓ જોઈ અને દાદા ભગવાનને આ નવ કલમો સહેજા છે જ જે સર્વસામાન્ય બધાને લાગુ પડે એવી રીતે બધાને માટે ખુલ્લી કરી ખુલ્લી કરી પોતાનો ખજાનો બધાને માટે મૂક્યો સ્વયં ખજાનો સાહેબ હમ શું પસંદ થયેલો શું એટલે આજે પંચકલ્યાણક સ્વરૂપ આવો સુંદર થાત તો બહુ સારું હતું પરંતુ નવીચંદજી આપ આ મુંબઈના છે એને હું જાણો છો એની તૈયારી છે એક્ઝામ તમારી એક્ઝામ તો બિલકુલ પાંચે પાંચે પાંચથી બાકી મંજૂર રાખીએ છીએ એટલે આપતા પુત્રો બધી કોલેજ મંજૂર રાખે છે પરેશાન જે બોલતા નથી એમની એક્ઝામ બાકી છે હમ પરંતુ આજે તમારા આ વિધિ ના થાય તમારી એટલે વિધિ માટે તમારે બીજો અવસર જોઈશે અવસર આવશે ત્યાં થશે સા સાહેબ બરોબર છે પંચ કલ્યાણ પૂરું થઈ જાય ને આપણું ખરું કે નહીં સાહેબ પછી બીજા પછી પાછળ આવશે ભાઈ સાહેબ ચાલશે બધું બોલો ને ડોક્ટર સાહેબ શું કે છે હા અને મિનેશાનંદજી શું કે છે ભરતાનંદજી મહેશાનંદજી કમલેશાનંદજી મહેન્દ્રાનંદજી કાંતિ આનંદજી અશોક આનંદજી શું કે છે અને બિહારી આનંદજી ના કે ના ના બિલકુલ ચાલ અને પરિશાનંદ શું કે છે જય જયમેશાનંદજી હે અને સ્વર્ગ આપણા કુલદીપકજી શું કે છે મંજૂર તમે દીપકાનંદજી પુલિનાનંદજી નિમેશાનંદજી એક પરીક્ષા મંજૂર તમારી એ સિવાય ખરું કે નહીં એ સિવાય બરોબર એક પરીક્ષા એમને સાબુત રાખી છે એમની લેવાની પાછળ છે એ સ્વતંત્ર એનો સમય સર બધું કશું કહેવાય નહીં એનું એ તો પછી યોગેશાનંદજી નવીન આનંદજી જાઓ તારે શું નામ તમારું હે તુષાર એમનું ઉભો થઈ જાઓ બધા આપતા પુત્રોને પહેલા પ્રણામ કરો નારણભાઈ એના પપ્પા આવ્યા છે નારણભાઈ નારણભાઈ નારણભાઈ કેવા નારણભાઈ બારિયા અને એ નારણભાઈ બારિયા સ્ટેટ બેંકમાં સારા ઓફિસર છે ખરું કે સ્ટેટ બેંકમાં છે હે મેનેજર છે ને એમને પૂછ્યું ભલે પણ ઓફિસર છે અને એમના પુત્ર એમને આવ્યા છે નારાયણભાઈ નારાયણભાઈ ઉભા થઈ શકે નથી દાદાજી કે દર્શન અચ્છા તમારા મમ્મી જે આવ્યા છે અચ્છા બંનેની સંમતિ છે તો પછી હજુ એક કાચું પાકું કરીને લાવો અને પછી તમને આપતા પુત્રો પણ મંજૂરી આપે પરંતુ આજે તૈયાર થઈને આવો ત્યાર પછી આપશે જાઓ જાઓ પાંચમામાં બરોબર છે હવે અમદાવાદના બીજા હોય તો કહેજો પછી હમ એ બધા તમે જાણો જ છો બધા ધીમે ધીમે આ બીજા પ્રસંગે જઈશું જા હમણાં ને બધા પ્રસંગ કવિરાજને સકલ સંતપતિ શાહ સાહેબને ઉત્તમ શાહ ઉત્તમ શાહ અરે ઉભા રહો બધાની આગળ

માર્ગ છે દાદા ના આપત પુત્રોનો આ સર્ગ છે દાદા ના આપત પુત્રોનો આ સર્ગ છે દાદા ના આપત પુત્રોનો આ સર્ગ છે દાદા ના આપત પુત્રોનો આયોજન છે કુદરત નો કોટીઓનો આયોજન છે કુદરત કોટનો કોટી યુગોનો જેને ઈચ્છા નથી કોઈ જગવતોને જેને ઈચ્છા નથી કોઈ જગવતોને કાયા હોવે છે જગયજ્ઞ શિવ શંભો શ્રી કાયા હોવે છે જગયજ્ઞ શિવ શંભો શ્રી આ રક્ષણ છે આત્મા સિદ્ધ સુરોનું દક્ષણ તે આત્માથી સિદ્ધ સુરોનો આસરગત હે દાદાના આપ દાદા કા પુત્ર હે આનો રૂપ છે અલ્લાહના પૈગંબરોનો આ ટોળું છે અલ્લાહના પૈગંબરોનો આ ટોળું છે અલ્લાહના પૈગંબરોનો આ ટોળું છે અલ્લાહના પૈગંબરોનો આ સરગત છે દાદાના આપ્ત પુત્રોનો સ્વર્ગસ્ય દાતાના આપ્તપુત્રોનું બોલો બોલો આપણા વડીલ આમ તો સકલ સંગપતિ મુખ્ય છે પણ આસિસ્ટન્ટ સકલ સંગપતિ એવા અમારા નવનીતભાઈ સાહેબ નવનીતભાઈ પટેલ સાહેબ ઉભા થવા એમનો બધાને આપનો હૃદય અને પ્રેમ આખો બધાનો સંઘનો મહાત્માનો વડીલોનો આપતા પુત્રો આપનો સૌનો મળી રહે કવિરાજ એવી રીતે આપણા શાહ સાહેબને એમની એવી ઈચ્છા છે કે આ અત્યારે દેહ અને દેહના સ્વાસ્થ્યને કારણે હજુ દેહ કામ આપી રહ્યો છે તો હવે દાદા ભગવાનની જેવી ઈચ્છા હતી કે શાહ સાહેબ જગત અને દેશને બહુ સારી રીતે એમના જ્ઞાનનું યોગ પ્રદાન કરે એમની લેખીની બહુ સરસ છે એમનું વ્યાખ્યાનો તો એટલા સુંદર કશું જ એના સહેજ સહેજ દેશમાં શું કે વિશ્વમાં ગમે ત્યાં જાય બહુ સુંદર રીતે થાય છે એ બહુ સારો લાભ મળી શકે એટલે આપણા અમદાવાદ બધા વડીલો છે જે દાદા ભગવાને કહ્યું છે આપણા રાધેશ્યામભાઈ આવ્યા છે નવનીતભાઈ છે જયંતિભાઈ છે વંશરાજજી છે ઉત્તમ શાહ છે સુનિલ પારેખ છે આ બધા સુધીરભાઈ છે આપ સમજ્યા ને બહુ સુંદર કાર્ય કરી રહ્યા છે ત્યાં એમાં અને એમની સાથે આજે કાર્યકારી સંઘના સકલ સંઘના સંઘપતિ તરીકે ઉત્તમ શાહ ડબલ રોજ ભજવી રહ્યા છે એક તો અમદાવાદ ક્ષેત્રના સંઘપતિ તો ખરા જ પરંતુ સકલ સંઘના આજે શાહ સાહેબ અને નવનીત દાવતી બંનેના ઉંમર છે બંનેની ઉંમરો છે એટલે એક્ઝિક્યુશન તરીકે એક્ઝિક્યુટિવ તરીકે રહેવાના છે એવું એમને મંજૂર રાખ્યું છે આપણે મંજૂર રાખ્યું છે કે નહીં સાહેબ આવો ઉભા રહો અહીંયા આગળ તો સ્વીકૃત થાય બધાને બધે તો સ્વીકૃતિ મળે નહીં તો કેમ ચાલે આપ તો પુત્ર સ્વીકૃત કરો છો તમે બધા કવિરાજ અમને સ્વીકૃતિ આપી શકાય ઉત્તમ શાહને અને નવનીતભાઈ સાહેબને શાહ સાહેબ મંજૂરી છે ને આપણી અને આપણા અમદાવાદના વડીલો રાધેશ્યામભાઈ શું કે છે સાહેબ હાથ ઊંચો કરો બરોબર ને હા વંશરાજ આવ્યા છે વંશરાજજી નથી આવ્યા એ તો બધું પહોંચી જશે તો બધાના સ્વીકૃત છો આજે એક તરફથી તમે બરોબર અને આપણે આ જાહેર કરો શાહ સાહેબ આપની લેખીનીથી આપને યોગ્ય લાગે એ રીતે એટલે આજનો આ અદભુત અવસર અને જે ચાર આપણા દાદા ભગવાનની અદભુત આકારમાં બ્રહ્મચર્ય વ્રત માટેની આખી વિધિ હતી અને જેને કારણે આ આપતા પુત્રો અત્યારે આપણા સમક્ષ છે બધાની સમક્ષ એવા બીજા ચાર એમનાથી પાસ થયેલા અને આપણા સર્વાથી માન્ય થયેલા બધા જ હમ એ પણ આજે અક્રમ વિજ્ઞાનનો કરજો આજના દિવસે હમ દિવસનો ઉલ્લેખ કરીને ખાસ કરીને હવે નવનીતભાઈ આપણને એમની ભાવના છે તે થોડી વ્યક્ત કરશે બધાને કહું परम श्रद्धे परम पूज्य आकाशवाणी पूज्य दादा भगवान पूज्य आपका पुत्रो गणपति जी वाला महात्माओं આ જુનિયર આપતા પુત્રો એ બધાની વિનંતીને માન આપી અને આ વીસ પરિવર્તન કરી લીધું તો મને મનમાં એમ થયું કે આ સિંદર મહાત્માઓ પછી વીસ પરિવર્તન કરે તો બરોબર નથી માટે મારી સૌ સિંદર મહાત્માઓ જેમણે આ પુત્રો જેમણે આ વીસ પરિવર્તન કર્યું નથી એ આ અંગે વિચારે એવી જાહેરમાં સૌ મહાત્માઓ વતી અને જે એસ એસ સંઘ વતી આપને હૃદયપૂર્વક વિનંતી કરું છું તો આ બાબતે અમે કહીએ છીએ કે નવનીતભાઈ સાહેબે જે જાહેર કરી વિનંતી એમની અને બધા વડીલોને માન્ય છે સંઘના મહાત્માઓને માન્ય છે પણ બેનો ના કે છે આ કે છે કવિરાજ તમને માન્ય ખરી હવે એમાં અમે કહીએ અમે એટલું જ કહીશું કે અત્યારે એ પિતાંબર વેશ પરિધાનમાં નથી એ બધા આપતા પુત્રો આવે અહીંયા આગળ અને બધાને એમની જે દિલ હોય તે ખુલ્લું કરે ચાલો અહીંયા સામે આવીને આવો આવો ને આમ સરવાળું શું એમાં મહેશ આવો તમારું અરે હા ઉઘાડા થઈ ગયા પછી જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદજી પધારો જય સચિદાનંદ બધા બધા વિનંતી તો તર્ક છે એકબીજાનું જોઈને વિનંતી કરે છે પણ આ કપડાં બદલાવા એ વિતરાગ માર્ગની અંદર ખૂબ ગંભીર વસ્તુ છે કારણ કે તમે તમારી જાતને બતાડો છો પ્રોજેક્ટ કરો છો અને એ પ્રોજેક્ટ કરવામાં દાદા ભગવાને અમને કહ્યું હતું કે જ્યારે તમારો ડિસ્ચાર્જ અહંકાર મોડો પડે એટલે કે કોઈ છંછેડે નહીં અને કોઈ છંછેડે તો તમે છંછેડાઈ ના જાઓ તમારા મોડા પર પણ ખબર ના પડે એવું તૈયાર થાવ ત્યારે આ કપડાં બદલજો અને બીજું બીજી કન્ડિશન મૂકી હતી એમણે આ વાત સમક્ષ દાદા ભગવાન સમક્ષ મેં અમારે વાતો થયેલી છે આ મારું પોતાનું વાત કરતો નથી દાદા ભગવાનની વાત કરું છું અને એમણે કહ્યું હતું કે જ્યાં સુધી બ્રહ્મચર્યમાં પાકા ના થાવ ત્યાં સુધી આ બાબતમાં વિચાર કરશો નહીં હજુ મારી ઘણી જ બાબતમાં ઘણી જગ્યાએ દ્રષ્ટિ બગડે છે ખૂબ પ્રતિક્રમણ કરું છું છતાં પણ રાગે પડતું નથી એટલે હું આ બાબતમાં એટલા માટે જ અટકેલો છું નહીં તો કનુ દાદાજીએ મને ઘણી વખત કહ્યું અને આ બીજા બધાએ જે પીડા બદલેલા છે એની પહેલા પણ કનુ દાદાજી સાથે વાત થઈ હતી કે મેં કીધું કે દાદાજી આ બાબતમાં માટે મને માફ કરજો કારણ કે આ શક્ય નથી લાગતું આ પ્રગતિ માટે બહુ નુકસાનકારક થઈ પડે એવું લાગે છે અને આ માટે હું ખૂબ જ માફી માંગુ છું બધાની પણ કરુદાદાજીની પણ માફી માંગુ છું પણ સાથે સાથે બધાના આશીર્વાદ પણ માંગુ છું કે અમે બધા તૈયાર થઈ જઈએ અને પછી આ ધારણ કરીશું ધારણ કરવા માટે અમારે કોઈ વાંધો નથી કપડાં બદલવાથી અમારામાં જો બદલાવ થઈ જતો હોય તો ચોક્કસ બદલીશું જય સચ્ચિદાનંદ આપણે પરેશાનંદજી કહ્યું અમે એ વાત સ્વીકારીએ બધાને વ્યક્તિગત રીતે નથી કહેતા હવે આપણે સામાન્ય બધા સમજી લઈએ કે એમને એમના દિલમાં દાદા ભગવાને જે અમને સમજ આપી છે આજ્ઞા આપી છે કે જે કરશે તે કદુ દાદાજી મને નથી આપી બધા જ આપતો પુત્રોને આ વાત કરેલી છે બધા જ આપતો પુત્રો વાત કરીએ હવે અમે અમારી વાત કરી શકીએ ચોક્કસ ચોક્કસ અમે તો કંઈ જાણતા નથી આ બાબતમાં પણ વાત કરી શકીએ હા કરો ચોક્કસ આમાં દાદા ભગવાનનો ગંભીર મરમાર્ક અને પરમ ગાંભીર્ય જોઈએ છીએ કપડાં બદલાવાથી અંદર ના બદલાય એવું બોલવાનો સવાલ જ નથી અંતરથી શુદ્ધિ પામેલા શુદ્ધ સ્વરૂપે રહેવું અને આપતા પુત્રો આપતા પુત્ર તરીકે રહે એ સારા વિશ્વને એમના આપતા પુત્ર પરાની દશાથી જ બધાને રહી શકશે અને એમાં કપડા નથી વચમાં આવતા હું તમને બહુ જ સાદુ હકીકત સ્વરૂપ બની ગયેલું દ્રષ્ટાંત વાત કરીશ આજ સંવાદ સિમંદર સ્વામી મહાવીર ભગવાનના સમયમાં એમની અસ્થિમાં એમની હાજરીએ કરીને જ્યારે ભગવાન વિદ્યમાન હતા અને ગણધરો વિદ્યમાન હતા અને બીજા જ ઉદ્યાનમાં આગલી પરંપરાના પાછળના પરંપરાના એ પણ તે વખતના ચાલ્યા આવતા સંઘના એ પણ હતા ત્યાં આગળ બીજા ઉદ્યાનમાં હતા અને આવું એક જ શહેરમાં આવી રીતે બંને જુદા ઉદ્યાનોમાં બંને રહેતા એકબીજાને ખબર પડી જાય હંમેશા જ્ઞાનીઓની જ્ઞાનીઓને પહોંચ પડી જાય તો એ પડતા જ થોડુંક પણ વાતોને કંઈ વેણ મળે સમજણના વેણ વાતોથી એ સમજણના વેણ કંઈક જુદી જુદી રીતે ન થાય એના માટે વિતરાગ અને વિતરાગતાના માર્ગમાં ચોવીસે તીર્થંકર ભગવંતો પોતાના તીર્થંકરત્વના પૂદગલથી ચોવીસે છે છતાં તીર્થંકરત્વ એક જ છે આ બહુ મોટી વાત સમજવાની છે એના માટે તમે કપડાં પહેરેલા છો કે નથી એ વસ્તુ જ નથી આમાં કપડાનું મહત્વ નથી પરંતુ વ્યવહાર છે અને વ્યવહાર સમક્ષ છો તો અંતરનું અંતરનું પછી એ તમારી અંતરની સાધના બની જાય છે અને એ સાધના માટે સ્વાધ્યાય અને એટલા માટે તો સંયમ દાદા ભગવાને જાતે મહેનત કરી એમને એટલી બધી છેવટની અવસ્થામાં આ મહેશાનંદજી રહ્યા આ ભરતાનંદજી રહ્યા શું બોલો રસિકભાઈને મોકલે છે કોને કોને મોકલે છે શું શું થયું જે નાગરબાગ નાગરજી નાગરભાઈ શબ્દ ઉપરથી નાગરબાગ કહ્યું એમને એ કુટુંબના માટે શુભાયમાન થવા માટે આજે આ લાંબી વાતો ન કરતા હું તો એક જ કહીશ કે કપડા માટે આ કોઈ રીતે આમ ન રાખતા શબ્દ ઉતારી નાખો અંદર અને અંતરથી તમારો પુરુષાર્થ જાળવો અંતરના પુરુષાર્થ અને બાહ્યના લોકોના પૂજ્ય ભાવના માટે જે છે તેને રવા દો આજે આ પાંચમો આરો છે આપણે જાણીએ તમે જાણજો બરોબર પાંચમો આરો છે પાંચમા આરામાં રોજ ને બરોજ આપણે સાંભળ્યું ના હોય અનુભવેલું ના હોય શું શું કંઈનું કંઈ હોય પણ તમે આપતો પુત્રો છો એટલે તમારે ઉડતો આના પરથી એક એવી દશા બનશે કપડાં નહીં બનાવે કપડાં નહીં બનાવે સાથી દાદા ભગવાને કહ્યું કે આપતા પુત્રોને શું કરીશું મને તો ખબર નથી દાદા ભગવાન તમને શું કહ્યું નહીં પણ એટલું મારા જાણમાં આવ્યું છે એટલું જ હું કહું છું એટલે મારા મારી પાસે કોઈ પ્રમાણ તો નથી જ હવે ખિસ્સીભાઈ હશે મને તો ખબર નથી તમે બધા કહી શકો ખિસ્સીભાઈ હતા તે વખતે આપણે આપતા પુત્રોને હવે આ બધાને પૂજ્ય ભાવે ને વિશિષ્ટ સ્વરૂપે જોઈ શકે તો શું એવું કંઈક હતું કંઈક કોઈને ખબર છે કેવી રીતે કહીશું એ શ્વેત વસ્ત્રધારી નથી એ ભગવા વસ્ત્રધારી નથી આ ભારત માટે તો આટલું જ છે આનાથી ત્રીજું નથી ભાઈ આનાથી બીજું નથી તો આપણે ઓમ નમો ભગવતે વાસુદેવા કહીએ છીએ કૃષ્ણ ભગવાન છે અને તમે જોજો એ કૃષ્ણ ભગવાનનું નવ વાસુદેવોમાં છેલ્લા વાસુદેવ કેટલા પૂજ્યતા પામ્યા છે સારા દેશમાં અને વિશ્વમાં એમાં એમનું પિતાંબર વસ્ત્ર કેટલું સુંદર કામ કરે છે પિતાંબર વસ્ત્ર કૃષ્ણ ભગવાન કશું કરતા નથી કાર્યવનને પણ પીતાંબર વસ્ત્ર પહેરે છે હવે એમને કંઈક ફ્રીજ નથી વાપરી એમનું વસ્ત્ર પેલા ઋષિ મુનિને ખાલી એ કરીને ખૂણામાં ઉભા રહે છે ને કાળવન તો ઘર આવે છે તો જુએ છે આ સંતિન પાછો મારાથી બીને એ સૂતો છે એમને ખબર નથી કોણ સૂતું છે અને એને એ કરીને એટેક કરવા જાય છે પેલા જાગે છે અને ઋષિ જે પોતાની લાંબી નિંદ્રામાં હતા બધા ગુફામાં વસતા બધાઓના એ આચાર્ય હતા આચાર્યના બળ તો આપણે જાણીએ છીએ શાસ્ત્રના પ્રમાણોથી હમ અને ઉઠતાની સાથે એની આંખ પડતાની સાથે ખરાબ થાય ત્યારે નથી આચાર્ય તે ક્યાં કાળયવન કાર્યવન એ સમજવાનું કાર્યવન શું કાળથી મુક્ત કાળ કર્મ અને માયાથી મુક્ત એવા આપણે કવિરાજ કહે છે તેમ કાળ જેને હથેરીમાં ધર્યો છે એવા દાદા ભગવાન પણ આપ સાચું કહો છો કે એ અમારે હજુ એમાં છીએ એ અંતરનું છે અંતર પુરુષાર્થ છે બાહ્ય વિશ્વમાં બધે જ ફરશો ત્યારે વિશ્વ માટે આ એક પરિધાન એક નિશાની છે અને એમાં એ પીરા પિતાંબરમાં પવિત્રતાનું આખું એક સમજ સમાયેલી છે પિતાંબર તમે જોજો આજે બ્રાહ્મણ સંપ્રદાય કનુ દાદાજી આ બધી જ રીતે કહીએ તમે પિતાંબર શાંતિથી શાંતિથી આપણે સાવ દક્ષિણ ભારતમાં જોજો તમે આ બહુ પરિધાનને આપણે એટલી નીચી કક્ષાએ ન લઈ જઈએ આખા વિશ્વમાં માણસ પરિધાનથી ઓળખાય છે પછી અંદર ગમે તેવો હોય પાંચમો આરોગ્ય કરયુગની વાત ના કરો અહીંયા કાળથી મુક્ત થયા છું હું એવું કહેવા માંગુ છું એટલે આની પાછળ ગાંભીર્ય રહેલું છે દાદા ભગવાનનો સંકેત છે જરૂર સંકેત જો પકડાય તો બરોબર છે પણ વ્યક્તિગત એ વસ્તુ જુદી છે પરંતુ તે વખતે આપણને લાગશે કે બધાને આમ લાગે તો બધાને હું આપણે જુદા પડીએ આ વાત બની જાય છે આ બધું માળા છે એક ધાગાથી બધા મણકાઓ સાથે રહે છે ના એવું નથી કહેવાનું આમાં અમને કે તમે એવું થયું જ નથી એ બધું જ નીકળી જાય આજે આમાં આગ્રહ કરશો જ નહીં એટલે હવે સહજ ભાવે જ્યારે તમારે ઉદય આવે ત્યારે એવું કહ્યું છે દાદાએ કેમ હવે ઉદય ને ઉદયનું તો ક્યાંથી સમય બહુ ગંભીર વાતો છે ઉદય શબ્દને આજે વાણી ઉપર નથી લાવી શકાય એવું કારણ કે બે સમયની વચ્ચે ગયેલો વહી ગયેલો અને વયો નથી તે એ બેની વચ્ચેના ગાળામાં જીવો છો આપ બધા જ આપણે બધા જીવીએ છીએ વર્તમાનતામાં જીવીએ છીએ આપણે હમ તેવા ફ્લીટિંગ ટાઈમમાં વર્તમાનતામાં બહુ ગંભીર બાબત બની જાય છે એટલે આટલું તમે કહ્યું એનું અમને બહુ સુંદર છે દાદા ભગવાને બહુ સારી સમજ આપી છે પણ એ અંતરના પુરુષાર્થ માટે દાદાજી એટલે હવે નિમેશભાઈને ખબર છે કે કપડાં પહેરવામાં અમને કોઈ વાંધો નથી તમને આ શેને કારણે અટકેલું તે આ મેં તમને સ્પષ્ટપણે કહ્યું છતાં કાંતિ આનંદજી મહેશ આનંદજી યોગેશ આનંદજીને પૂછીએ આપણે ના એવું કશું નથી આજે એવું કશું એવું કહેવાની જરૂર જ નથી આપણે એમને વિનંતી જ કરી વિનંતી જ કરી બીજું કશું જ નહીં એટલે ભલે જે હશે તે ચાલો જે હશે તે આજે બધા જાય આપ બધે દેશમાં વિહાર કરો પરદેશમાં જાઓ તમે જીવો જુઓ સૂર્ય બે ચંદ્ર બે દેખાય છે આવું થઈ જશે તમે સમજો બિલકુલ સમજો આમાં કોઈના માટે ભેદ નથી બધી જ જગ્યાએ થાય અમે કોઈને ધોરું કપડું બહુ પસંદ કે કેમ ધોરું પસંદ છે વધારે પૂછીએ ઘણાને હોય છે એવું સમજી ગયા બહુ સમજજો જરાક ગંભીરતાથી લેજો એને અંદર ખૂબ ઊંડા ઉતરજો જાઓ હા એટલે આજનો બહુ સુંદર દિવસ છે અને આજે અમે તમે કે જેમ જ ઊંડા ઊંડા ઊંડા ઉતરી જજો દાદાજી એ તો તમે સમજ નથી પડતી એટલે આપ કૃપા કરો તો જલ્દી સમજણ પડે આ બાબતમાં જુઓ તમે એક એક મને મળશો તો હું કહી દઈશ અને આ કનુભાઈ છે એ રીતે હું કહું તો કનક વિજયજી આચાર્ય હતા દાદા ઉભરને મળેલા પછી અમારા ઠાકોરભાઈ વેલા છે ને એ મને લઈ ગયેલા કનક વિજયજી આગળ અને આપણે કોઠી ઉપર આગળ જે ઉપાશ્રય છે ત્યાં હતા એ પેલું આપણે સામે મેઇન રોડ ઉપર છે ને ધીરાસરજી તે એમાં બધા બેઠા એટલે મને કઈ અનુભવ નહીં આ બધો મારા સાહેબ આગળ જવાનો પહેલી વખતે આ બહુ વખતની જૂની વાત છે ત્યારે આ ઘણી વખતે દાદા મને આ થયું મારા સાહેબ છે આ થયું પછી અમને કહેવાનું થયું દાદા ભગવાન તીજા કહેવાનું એમને કંઈક બોલ્યા અને આ જો આ વાક છે બધું અને આટલું જ એટલે આજ્ઞા હવે આપણે અહીંયા આગળ વ્યવહારથી નમન અને નિશ્ચયથી નમન તો આપણી પાસે છે જ ખરું કે નહીં પરંતુ વ્યવહાર વ્યવહાર જ છે આપણે આચાર્ય ભગવાન સામે છીએ દાદા ભગવાન એમ સારા સારો એમનો સત્સંગ થયો વાર્તાલાપ થયો છે અને મને લાગે છે અક્રમ વિજ્ઞાનમાં આમાં પણ આવેલો છે કનક વિજયજી આચાર્ય મને લાગે છે જમેશાનંદજી જાણો છો કે નહીં કનક વિજયજી વિશે આપ શાહ સાહેબ જાણો છો કે નહીં વાણીમાં આવી ગયેલું છે એટલે પછી અમે ઉત્તર બોલવા જ બંધ કરાવી દીધું મોડું ઉપરથી પડે સંકાય આચાર્ય ભગવાન તો હવે દાદા ભગવાનની બાબતમાં કોઈ પણ કોઈને નિમિત્ત ભાવે કોઈ ભેગું થયું હોય દાદા ભગવાનની એના માટે નૈમિત્તિક વાણી નીકળી હોય તે એના માટે છે પરંતુ ગમે તેવો દાદાનો શબ્દ હોય કે હું આ તું જ બધા સર્વ દુઃખોનું મૂળ તું જ છો ત્યારે જેને કહ્યું એના માટે નથી પણ એનો પરમાર્થ તો બધાને માટે છે કે નહીં એટલે તું ખોટી ખોટી કર જ્યાં થઈ જશે દાદાનો એક શબ્દ જેમ છે તેમ અંદર ઉતરે કલ્યાણ થઈ ગયું અને તમે તો તમારાથી આગળ બધા બહુ નજર રાખી રહેલા છે આ વાત છે એટલે દાદાના શબ્દનો તોળમાપ ના કરીએ આપણે આપ સમજ્યા ને અમે આ સમજીએ છીએ એટલે આ કનુભાઈને ખૂબ કહ્યું છે પરંતુ એમની કેટલી બોબડી ચાલેલી જોઈ તમે એટલે દાદાએ બોબડી જ બંધ કરી દીધી હતી શરૂ શરૂમાં કવિરાજ આયા અને નટુકા કયા ત્યાર પછી વાત કરું છું જ્યારે અને અમે થોડીક સમજણ વગરની પણ એ શ્રીમદની ભક્તિ હતી થોડી કારણ કે નાનપણથી સંસ્કાર થોડા હતા પિતાજીને એના કારણે પણ એ તો ભક્તિભાવ થઈ ગયો હવે તે વખતે અમને લાગે કે દાદા અને પછી આ તો અડસઠ અગ્નિ સિત્તેરની વાત કરું છું સાહેબ અને સિત્તેરની વાત કરું છું ઓગણીસો સિત્તેરની તેમાં દાદા આ આટલું બધું અદભુત પરમ ગાંભીર્ય અને સામાન્ય ભાવે થશે તો આનું શું આ એમાં તે વખતે સંઘ અને સંઘની ભાવના થતી નહીં તો શું પરિબંધ હતા હતા એ તો તોતેરમાં આયા આ વાત છે અને આ વાત કરી તો કે આગળ આ વિકાસ થશે અને એટલે અમને તો આ જૈન અને એની પરિભાષાના બધું અમને ખ્યાલ નહીં પણ સંઘ શબ્દ અમારે ત્યાં રાજસ્થાનના હતા આપણી અમારી બોરીવલીની જમીન સંભાળતા હતા તે એના કારણે કંઈક થોડું કહેતું સમજ્યા એટલે શબ્દ એટલે અમારાથી કુદરતી અજાણપણે પણ એમ સહેજા સહેજ એ પરમ ગંભીરથી લેવાઈ ગયેલો અને પછી જ્યારે એક પુસ્તક આવ્યું અમારી પાસે જોવામાં જેમાં આનંદગંજી સાહેબ અને એ કાળમાં સંઘ અને સંઘના સંઘપતિ અને બધું વ્યવસ્થા હતી અને પ્રસંગ જયારે સાંભળવામાં આવ્યો એ પુસ્તકમાં આવીને એનો ઉલ્લેખ બધો આવ્યો ત્યારે જોયું અને એમાં સંઘની બહુ સુંદર લખેલું સંઘ એ મનુષ્યનો સમૂહ જો હશે તો બધા પિંચરો ભેગા થયેલા હશે એટલું બહુ કડક ભાષામાં લખ્યું હતું એ માનવોનો સમૂહ નથી સંઘ એ ગુણોનો સમૂહ છે અને ચતુર્વીર સંઘ એ તો પછી આ તો દાદાનું કૃપા દ્રષ્ટિ એની વાત છે ચતુર્વિધ એટલે વિધ એટલે પ્રકાર વિવિધતા અને ચતુર ચાર જ કયા ને મૂર્તો અને ખાટલાના પાયા ચાર હોય છે કયા તો કે સાધુ સાધ્વીને પ્રથમ સ્થાન મળ્યું કારણ કે એ માર્ગદર્શક છે સમાજ માટે અને સંસાર માટે સંસારીઓ માટે અને પછી સંસારમાં તો સંસારીઓ કેવી રીતે રહે તો શ્રાવકને શ્રાવિકા રૂપે ત્યારે એમને વ્રતધારી કયા વ્રતધારી કયા હમ રૂપકોષા જેના પર મોહેલી હતી એમની જ આગળ આપણે જુઓ તમે આ બને છે કેટલું અદભુત અને તમે તો આ બધો અમારા સરીબેન વાલા એ બધાએ બહુ ડાયલોગ સંભળાયો એ સાંભળ્યો હશે સાંભળ્યો હશે અણુવ્રત એ શ્રાવિકા વ્રત ધારણ કરવું એ બહુ મોટી વાત છે સાહેબ જૈન થઈ ગયા એટલે એકદમ ચાર શ્રાવિકા નથી થઈ જતા આ વાત છે પરંતુ મહારાજ સાહેબ લે છે અણુવ્રત આજે આચાર્ય તુલસી એટલે પ્રખર એ અણુવ્રત ઉપર જ એમને એ સાધુઓ છે આચાર્ય છે અને સાધુ ગણ છે પણ એ સંસારીઓ પર નથી લાગતા અણુવ્રત આજે પ્રજ્ઞાજી શું નામ હતા અન્ય જગ્યાએ આચાર્ય મહાપ્રજ્ઞ એ એ પણ આ જ છે બધું એટલે જોજો તમે ત્યાં આગળ પણ એમને એક ભાવે પ્રકૃતિઓ તો રૂપો તો ભિન્ન ભિન્ન છે બધા ભિન્ન ભિન્ન રૂપો છે અને આપણે તો ગુણો સાથે અરૂપી પદ પ્રાપ્ત કરેલું છે તો એવા સાધુમાં જો આટલું બધું એ છે તો અહીંયા આગળ આ એક બહુ મોટું બળ બની ગયા નંબર એક અને નંબર બે કે તમે કોઈ સાંપ્રદાયિકમાં સાંપ્રદાયિક સંકુચિતામાં નહીં આવી શકો સમજાયું વૈષ્ણવ તો કંઈ કહેશે જ નહીં તમને અને આ જૈન છે તો એમને વૈષ્ણવ કહેતો હવે એમનું જૈન પણ બદલાઈ જાય કે નહીં બદલાઈ જાય ને શું કરશો બદલાઈ ગયા તમે હા હા વાત થઈ શિવ હોય તો બદલાઈ જાય કારણ કે ભગવાધારી જ હોય એ તો હંમેશા હમ અને ભગવા હોય તો કાં તો ભાજપીઓ છે કે છે આવું કહી દેશે પાછા એ કપડું અહીંયા માથે માથે એટલે આપણા ત્રિરંગામાં પણ આ ત્રણ રંગો મૂક્યા છે ત્રણ રંગો હમણાં જ અમે શેરશાહ માટે ઘણું વાંચ્યું મેટ્રિકમાં અત્યારે નિબંધ આવતો હતો એટલે ઇતિહાસ તો ના આવડે બહુ પણ શેરશાહનું વાંચ્યું તો ગમ્યું કા કહેવો પડે બાદશાહ બાદશાહ કહેવો પડે અને એ શેરશાહ પ્રખર જૈન હેમુજી હેમરાજ અને જોધપુરના મંડોળના વર્ય ત્રણ ત્રણ પેઢીથી ચાલ્યું આવતું નાનુજી એમના પિતાજી અને હેમરાજજી છે ગ્રીક સુધી એમની સુવાસ હતી હીરા માણી આ બધામાં અદભુત એ એમને એક એક મુસલમાન અફઘાન મોગલો જોડે જ બધો મારો અને છેલ્લા અકબરજી આવ્યા પાક્કા જૈન સાહેબ હા અને એમને માર્ગદર્શન આપનાર કોણ તો કે જતીજી જૈન જતીજી મહારાજ અદભુત અહિંસાના પૂજારી અને કે છે બહુ સરસ છે સાહેબ જોવા જેવું છે એટલે આ કવિરાજ તમને શું પાનો ચડાવ્યા છે ને હું તમને આમ જ કરો એવું કહેવા માટે નથી કહેતો સમજ વસ્તુ જુદી છે હમ સર્વસામાન્ય બધાને લાગુ પડે એને સમજ કહેવાય હમ વ્યક્તિગત લાગે એ સ્વાધ્યાયમાં જ જાય સ્વાધ્યાય કોઈ દિવસ બહાર આવે નહીં એ તો દરેકે પોતે રહેવું જ પડશે આ વય રહે છે ને કેટલો તપ કેવું તપ કરે છે અમારે યોગેશાનંદજી તપસ્વી છે હે અને ચતુર છે પાછા <laughs> હે કાંતિ આનંદજી તમે તો કંઈ બદલ્યા હતા ને પછી ચેન્જ કરી નાખ્યા એટલે હજુ તો ત્યાં બાકી છે થોડો હિસાબ નહીં પણ કપડા રાખવામાં શું જાય છે હિસાબ થતો જશે હે રાજાઓને રાજ ગયા ને બિહારીજી પરવાનગી આપશે તારે અરે આ તો જુઓ વિનંતી છે એમની હા એટલે એવી રીતે નહીં લેવાનું કે આ અને આપતા પુત્ર કોઈ ભેદ નથી એટલું સમજી લેજો મહેશ આનંદજી ભેદ છે કોઈને પણ ના હોય કોઈ દિવસ સમજ્યા ને એટલે કોઈ કોઈ કોઈનાથી કોઈ જુદું ના માને એવું ના બને શકે નહીં હવે તમે જેને તેમ કહો આપણે એક થયો એક વાગ્યો તમારું જય સચ્ચિદાનંદ જે રાહ જુએ છે આજે સારું ભૂષણ આપી છે નહીં પવિત્ર બોલો પવિત્ર જય સચ્ચિદાનંદ સંઘની વિનંતી અમે સૌ સ્વીકારીએ છીએ અને જય સચ્ચિદાનંદ સંઘના પરમ વિનયમાં રહેવું એ જ સર્વે પુત્રોનો પરમ ધર્મ છે અને એક સાથે સાથે એ વસ્તુ પણ કહું જે કનુદાદાજીએ હમણાં કહી કપડા થી મતભેદ હોઈ શકે જ નહીં સામાન્ય રીતે એવું સંભળાય છે અથવા લાગે છે મારી ભૂલ પણ હોઈ શકે કે જે પીળા કપડાં પહેરે છે એ કણુ દાદાજીને માને છે અને જે સફેદ કપડાં પહેરે છે એ કનુ દાદાજીને માનતા નથી આ જે ગેરસમજ છે એ ગેરસમજ દૂર થાય એ દૂર કરવાની તો જે રીતે ઊભી થયેલી છે રીતે દૂર થાય ખરેખર દાદા ભગવાનની હાજરીથી જ કનુ દાદાજી હૃદયથી સર્વે આપતપુત્રોને સ્વીકાર્ય છે બધા આપતપુત્રો શું કહે છે બોલો આ મારી એકલાની વાત છે કે તમારે બધાની છે આ તો બરાબર છે સ્વીકાર્ય કહેવાય હા એટલે આપણે તો પેકિંગને નહીં જોતા શુદ્ધાત્માના દર્શન કરવાના છે અને સર્વે આપતા પુત્રો એક જ છે અને એક જ એ એમની ભાવનાથી છે અને દરેકે દરેક સમર્પિત થયેલા જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ અમારા પોતાના પણ કંઈ એવા સંજોગો છે અથવા અમારા પોતાના પણ કંઈ એવા અંતરાયો અથવા ગેરસમજ પણ હોઈ શકે તો આ પવિત્ર દિવસે સિમંદર સ્વામી પરમાત્માને યાદ કરી અને પૂજ્ય કનુદાદાજીના ચરણોમાં દંડવત નમસ્કાર કરી પ્રાર્થના કરું છું કે આ સંગ દીપે એના માટે સર્વે આપ્ત પુત્રોને આપ સૌ હૃદયથી આશીર્વાદ આપજો અમારું સ્થાન તમારા ચરણોમાં છે જય સચિદાનંદ સચ્ચિદાનંદ એવું થાય કે આપણે સત્સંગને સત્સંગના નિમિત્તે જ્યાં જઈએ ને પ્રસંગ કોઈ પણ હોય హలో హలో જય સચ્ચિદાનંદ ખાસ સત્તર અને અઢાર તારીખ પાટણ ચોવીસ કલાકની કીર્તન ભક્તિ સત્તર અને અઢાર પાટણ ચોવીસ કલાકની કીર્તન ભક્તિ તારીખ સત્યાવીસ એપ્રિલથી બીજી મે ભાદરણ દસ વર્ષથી ઉપરના તે અપરિણિત છોકરાઓની શિબિર સત્યાવીસ એપ્રિલથી બીજી મે દસ વર્ષથી ઉપરના તે અપરિણિત છોકરાઓની શિબિર પૂજ્ય દાદાજીની હાજરીમાં આ ખાસ અને તારીખ સાતમી મે થી તેરમી મે જે જોધપુર તિવરી આવવાના છો હજી પણ જાણ ના કરી હોય તો લેટર લખી જરૂરથી જાણ કરશો જરૂરથી પધારશો અને નવ દસ એટલે આવતીકાલે આવતીકાલે દસ અને અગિયાર દસ અને અગિયાર આવતીકાલે હિંમતનગર ચોવીસ કલાકની કીર્તન ભક્તિ કાંકરોલ સનાતન સંસ્કાર કેન્દ્ર કાંકરોલ આવતીકાલે દસ અને અગિયાર તારીખે ચોવીસ કલાકની કીર્તન ભક્તિનું આયોજન છે જય સચ્ચિદાનંદ રવિવારનો પરમ